લાભિન પીવા જીવે નાનપણમાં માતાનું મુખ જોયું છે જુવાનીમાં પતિએ પત્નીનું કે પત્નીએ પતિનું મુખ જોયું છે ઘડપણમાં સગાવાલા કે જે નજીક હોય એના મુખ જયા છે પણ બધી દ્રષ્ટિ બહાર છે આત્મા સન્મુખ ક્યારે થયા નથી તે આત્મા સન્મુખ કેવળ સત્પુરુષ જ્ઞાની પુરુષ કરાવી શકે એને માટે કે હવે ભૂખ લાગી છે तन मन धन अर्पण करे મારી પેઢીએ તો નહીં જોયું વધારે પણ અગાઉ બીડી સિગરેટ પીતા તો પાનવાળાની દુકાને એક સિંદરી દોડતી હોય માચીસ તો જલ્દી ખલાસ થઈ જાય ને એટલે સિંદરી આમ નીચેથી લટકતી હોય જેને બીડી પીવી હોય સિગરેટ પીવી હોય તો સિંદરીનું આમ કરી ને બીડી સળગાવી દે આવી રીતે મનુષ્યની જિંદગી જન્મે છે ત્યાંથી સ્મશાનના રસ્તેથી બે બાજુથી જલતી સિંદરી જેવું છે ક્યારે છે વચમાં આવી જશે ખબર નહીં પડે બંને બાજુથી બળતી સિંદરી જેવી આ જિંદગી છે બે છેડે જલતી સિંદરી વત બે છેડે જલતી સિંદરી વત જીવતરનું ગળતર મુખ દર્શક છૂટા થઈ જાતા ભક્ત પમાડો નિર્મળ ચિત વિશો પતિ દર્શન પમાડો ભાઈ આપણે ત્યાં ડેટ્રોઇટમાં સત્સંગ હતો આપના ઘરે ત્યારે દાદાના ઘરના પડોશી જે એક ભાઈ આવ્યા હતા ખબર છે આખું અમેરિકા ફરવાની પાંચ દિવસની ટિકિટ લઈ રાખી હતી પણ સુરેશભાઈને ત્યાં સત્સંગ હતો અને પેલે દિવસે સાંભળ્યું કે આ તો મારા પડોશમાં હતા કે આ આ અંબાલાલ કાકા એની વાત છે બધી એ પાંચ દિવસના બધા પ્રોગ્રામ કેન્સલ કરી અને તમારા પિતાશ્રી બી હતા પાંચે પાંચ દિવસ સત્સંગ સાંભળ્યો કે પછી હવે પ્રોગ્રામ પછી કરશું બરાબર છે ને ત્યારે ખબર પડે કે બાજુમાં હતા એ મકાનમાં જ હતા પટેલ બિલ્ડિંગના જ નામ તો ખબર નથી પણ પટેલ બિલ્ડિંગના જ હતા ત્યારે ખબર પડે માણસને કે બહાર આટલી આટલી દાદા ના ગુણગાન ગવાય છે ને આપણે એમને જાણી નહીં શક્યા બધા પ્રોગ્રામ કેન્સલ કર્યા હતા એણે દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા પટેલ બિલ્ડિંગમાં જે ભાઈ રહેતા હતા આપના પડોશી હતા ને સુરેશભાઈને ત્યાં સત્સંગ હતો ત્યારે ત્યાં સત્સંગ વખતે કે આ તો બાજુમાં જ રહેતા હતા પણ અમે એમનો લાભ નથી લઈ શક્યા એ વાત ઉપરથી વાત ચાલતું હતું અભિનંદન તમારું પાપો કર્યા થશે કે જીવા પાપો કર્યાથી પામ્યો ના પ્રત્યક્ષ પામ્યો ના પ્રત્યક્ષ આ ભવ મારો ફૂગટ ગયો છે રહ્યો છે Shiva. પ્રત્યક્ષ દર્શન નથી કર્યા એમની વિરહની વેદનાનું આ છે થાય છે જરૂર એ યશ નામ પરંતુ તમે શબ્દે શબ્દનું અદભુત બિલ્ડિંગ થયું છે બધા શાસ્ત્રો શું પણ આખું ભારત એક કાયમ છે બહુ સુંદર અને કોઈ દિવસે હવે બધું થઈ ગયું ને એટલે હવે અફસોસ વધારે થાય છે અને આજના સમય પ્રમાણે થાય છે પાછું અને કોઈને કોઈ ધર્મને આરાધના વાળાને કોઈને વાંધો ના આવે જરા પણ ચાલો દુનિયાભરના દરેક માણસ જાય છે જાણે છે કે એક વખત અહીંથી જાય કે પછી સેમ આકારથી સેમ એક્ઝેક્ટ કી રૂપે ક્યારેય સજીવન મૂર્તિ રૂપે આવી શકતા નથી પણ પોતાનો જે પાવર હોય છે એ થ્રુ આઉટ વર્લ્ડમાં ઘણી જગ્યાએ રેલાવતા જાય છે ઘણા ધર્મોમાં કે શક્તિપાત ઘણી પ્રકારના કે ગુરુ ગુરુના આશીર્વાદથી આ થાય છે આ બોલે છે એની પાછળ કારણ આ છે કે એમની અરૂપ શક્તિઓ એ બધી ગમે પ્રકારે કામ કર્યા કરતી હોય છે એક વખત અહીંથી જાનારા એક વખત અહીંથી જાનારા આવે ના કરીએ શીખવનારા શીખવ મહાત્માએ દાદાજીને સવાલ કર્યો હતો દાદા આ અક્રમ જ્ઞાન છે એટલે આપણે આવતા જન્મતા મળશું ને ચોક્કસ મળશું તો કે દાદા હું તમને કેમ ઓળખી શકીશ દાદા કે આ જન્મે તમે ક્યાં મને ઓળખ્યા છે મેં તમને ઓળખીને બોલાવ્યા છે <laughs> કે આવતા જન્મે એવું જ કરશું કે દરેક રીતે પછી સમાધાન આપી દીધું તો ટ્રેન્ડિંગ રાખીને વસ્તુ એ ખૂબી કે આવતા જન્મે અમે જ તમને બોલાવી દઈશું કેટલું સરસ કિંતુ નિશ્ચય શ્રદ્ધા છે કે કિંતુ નિશ્ચય શ્રદ્ધા છે કે બીજે ભવ મળીએ મળીએ અને આ એક આ આશામાં આ જીવન કાઢી નાખશું હે દાદાજી તમને મળીશું હે જમાથી હે દાદાજી તમને की दीप्त जगतीये स्वीकारे चे जगतीये स्वीकारे दादा तुम चिट्ठे दादा तुम जीती सिफारिश कहने ત્યાં સુધી પહોંચે છે सिद्ध गति ये स्वीकारे छे सिद्ध गति दादा तुम चिठी જેમણે પ્રત્યક્ષ દર્શન નથી કર્યા એમની વેદના અને જે પ્રત્યક્ષ દર્શન અને સત્સંગ કરી ચૂક્યા છે એમની પણ એક વેદના છે હે દાદાજી તમને નથી મેં જાણ્યા તે અધ્યક્ષ ગયા અઠવાડિયે રસિકભાઈનો ફોન હતો કે અમને દાદા ઘણી વખત કહેતા હતા કનુ દાદાના ભાઈ કે હવે તમારે જો કોઈ ઘરના માણસોએ અમારી વિધિ નહીં કરવાની કનુ દાદાની વિધિ કરવાની પણ કે અમે ઓળખી નહીં છે કે આ બધું એની પાછળ શું ભૂળ સંકેત છે બોલો આ ઘરના માણસ કે છે જયારે છેલ્લી બેન આપણા આપતો પુત્ર નવીનાનંદજી પૂછે છે કવિરાજ એટલે ત્યાં સમજવા માટે આપણી છેલ્લી બે લાઈન બહુ મહત્વની છે કે કહ્યું રસિકભાઈ રસિકભાઈએ કહ્યું એટલે અમને દાદા કહેતા હતા કે હવે તમારે અંબાલાલભાઈની બીજી નહીં કરવાની કનુદાદાને વિધિ કરવાની તો ઘરના માણસ ના ઓળખી શકે તો બહારની બહારની તો વાત જ ક્યાં આ કહેવા માંગુ છું કવિરાજ આપ તો અમારી સાથે હતા દાદાના ઘણા ઘણા વચનો નીકળ્યા છે અને અમને ક્યારેય પણ એવું નથી થયું કે આ કહ્યું આ એ પ્રમાણું પૂરક થયું એ સાથી એમની છે હતી શકે છે એના તો ના થઈ શકે કારણ કે આપણી પ્રકૃતિ જે લઈને આવ્યા છીએ અને છત્રસ્યાન રક્ષણ હોય એ તો બહુ ગજબનું કામ કરે છે અને આપણે બધાને માટે જ છે આપ્તપુત્રો ગજબને અમને રક્ષણ ને એ બધું કેટલું બધું અને કોઈ પણ મહાત્માને માત્ર બધી રીતે એટલે સમીર ક્યાં છે અરુણભાઈ સમીરભાઈ please come here take your chair and come here દિનકરભાઈની જોડે બેસે આપણા અરુણભાઈનો સમીર અરુણભાઈ પુષ્પાબેનનો અરુણ એમને સમીર આગળ આવો હજુ આગળ હજુ બસ બસ બસ નહીં આમ રહેજે ભાઈ આમ بعد بعد Ah, but Gujarati will do. Can keep, keep that because everybody has to listen. Gujarati will work for you. I can, I can listen. Huh. Right. Speak like that, huh? huh? They are taking these two lines, last two. હે દાદાજી તમને હે દાદાજી તમને અમે નથી ઓળખ્યા મહાદુખ એમને બધું છે આપણે હંમેશા જગતનો અને કુદરતનો નિયમ જ છે આવા મહાપુરુષો જે સમસ્ત માનવ જાત માટે કલ્યાણક છે અને સંતપુરુષો સત્પુરુષો એ હોય ત્યારે સાથે સાથે એ નથી ગવાતા દાદા ભગવાન જ અપવાદ છે આખો અવસર્પણી કારમાં અપવાદ સ્વરૂપ છે અમે તો કહીશું કે કાળચક્રમાં કાળચક્રમાં કારણ કે પરંપરા અને રૂઢિ એમાં જોશો હાજરીમાં તીર્થંકર ભગવંતો એ તીર્થંકરત્વ પાદા પછી હોય છે કેવો દાદાને જોયું આપણે કે એમની પ્રત્યક્ષતામાં હાજરીમાં આટલી બધી રીતે એ બધાના માટે બાદ ભાગ જુદી જુદી રીતે બધી જ રીતે બધા સરસ રીતે પોતાને જે આવી જાય એવા દર્શન કરી શકે આ કળિયુગમાં સાહજિકતાનું અદભુત દર્શન છે બહુ જેને શ્રીમદજીએ ખૂબ ગાયું છે ભૂપેન્દ્રભાઈ આવ્યા છે કે કઈ છે તો જાણ્યા તો બહુ મોટી વસ્તુ થઈ ગઈ ઓળખીએ તો જાણીએ ને આપણે અને જાણવાની વાત તો બહુ મોટી છે અને બે એટલા અન્ય અન્યોન્ય છે સુંદર રીતે સાથે સાથે બને એવું છે દાદા કહેતા અમને હજુ એક એવા મળ્યા નથી કોઈ કે અમારા જેમ છે તેમ દર્શન કરી શકે જેમ છે તેમ કહ્યું છે અને એમને અમારો એક અંશ એટલા જ તમને ઓળખવું એમ ઘણું બધું હતું એટલે કહ્યું આજે બહુ અદભુત લખ્યું છે નવીનારાયણજી એ કેવી રીતે જણાવી ઓળખાય કવિરાજ એક બાત સુંદર બની ગઈ કે એમની અસીમ કૃપા અદભુત કે ત્રેસઠના સાલના ફેબ્રુઆરીના અખરમાં સંબંધ થઈ જ્યારે રસિકભાઈ હતા એ તો અમારા વડીલ કહેવાય કારણ કે આગળ જ્ઞાન લીધું છે પાંચ છ જણ હતા એમાંના તેમને યોગાનુયોગ પ્રસંગ બનવાથી એમની હાજરીમાં દાદા ઉભાની સુખ કૃપા અને કરુણા વર્ષ જબરજસ્ત વર્ષી આશુ જે તરત જ એમને સાંતાક્રુઝ પટેલ બિલ્ડિંગમાં અમે નીચે હતા પહેલા મારે તરત જ ઉપર એમની રૂમમાં લઈ ગયા બેસાડ્યા તમારા પિતાજીની અને દાદાની ભક્તિનું પેલું કબાટ હતું આ જાણો છો તેમાં દાદાનો સોફો અહીંયા કબાટ અહીંયા આ દરવાજો અને કનુભાઈ તો નીચે હતા અમારા પિતાજી હતા તે વખતે એટલે એમનો બાજુ બાજુમાં તેમાં એમને કહ્યું બેસો રસીબેન બેસાડ્યા પછી કબાટ પછી રસીબેન કહ્યું કબાટ ખોલો સમજવા જેવું છે અને રસીબેન કબાટ ખોલ્યું તમે નમન કરો પગે લાગો જોવા જેવું છે કે એ પોતાને નથી લોન કરાવતા પોતાના શરીરમાં હાથમાં છઠ્ઠો હાથમાં જતા અમે જાણે ને કાં તો બાળપણથી સાથે છે અને સાથે સાથે હોય ઘરમાં વડીલને બહુ જ ઉચ્ચ હતા બધી જ રીતે બધાને માટે છતાં પણ મિલકતની આટલી નિકટતા હોય એટલે શું થાય સામાન્યતા થઈ જાય એમ કે છે પહેલું બગડ્યું એટલે બધું જ જાય બગડી ગયું પછી પહેલા બંધનની જ કિંમત છે આવું કરી જુઓ અને પછી મને એમના ચરણ આગળ બેસાડ્યા અને આજ માથે હાથ મૂકીને બધા વખત બોલાયું જ નથી પાંચ તમે પાંચ સાત દસ અક્ષર બધા હું શુદ્ધાત્મા છું હું શુદ્ધાત્મા છું સમજી યુ આર લિસનિંગ તમે જુઓ એ શું અદભુત કૃપા છે એમની કે તે દિવસથી પ્રથમ દિવસ જેને કહે છે ને પહેલો દિવસ રાતે તે જે તમે વ્યવહારમાં બધે જ બધા જ અંબાલાલભાઈ તો બોલાવતા જ પણ ઘરમાં અંબાલાલ કાકા કંઈક બોલાવતા અંબાલાલ કાકા તો તે જ વખતે એ અંબાલાલ કાકા નીકળીને પરમાત્મા તે જ વખતે અને પછી અમને આપતા પુત્ર પરેશાનંદજી એક વખત પૂછ્યું કે તમે દાદાને પહેલી વખતે ત્યાં એમનાથી દીક્ષા પામ્યા એમાં અને આજ સુધી ક્યારે કોઈ પણ પ્રકારે પરમાત્મા છે હવે પેલું વાંચ્યું વખત તો ક્યાંથી ભાવ કે દેહધારી પ્રવૃત્તિ તો શું ના ફાવે તે કેટલો વખત રહ્યો મેં કોઈ એમાં વખત ક્યાં ગણવાનો હતો એ ખંડ થયો જ નથી એનો ખંડિત નથી થયું અને બધાને આપતો બધા રહે જ આમ તો પરંતુ અમારી તો હાલત જરા બહુ બુરી હતી જરા <laughs> તો કવિરાજને એક વખત કહેલું અને જરાય મીઠા જળની મીન સંજોગો સાથ ઉચકેવું બહારનું કઈ હોય એની શું દશા હોય દશા શું હોય ઘડીકમાં ચૈન પડે ઘડીકમાં ના પડે તો એવી આજુબાજુ લખી રાખ્યું ચૈન ના ચૈન બહુ અદભુત બધું સિક્સટી ત્યારથી કવિરાજ ક્યારે પણ પ્રસંગો તો વ્યવહારમાં આવ્યા જ રહે ખરા આપ તો જાણો અને મારા ભાઈઓ જાણે રસિકભાઈ ખાસ જાણે આવ્યા જ રહે ખરા એટલા પ્રસંગો પણ દાદાએ કહ્યું બેસી રો છે બસ કારણ બીજા ઊંચા નીચે થાય જ ને એક એટલે અદભુત છે આપણા બધાનો અનુભવ બધાનો અને કવિરાજી આમાં લખ્યું છે તેમ એ દાદાજી તમને નથી મેં જોયા તે મા દુઃખ એમને પણ એ આજે પ્રત્યક્ષ નથી છતાં પણ એમને આ ઘણાના સ્વપ્નમાં આવે છે એ બધાને લાભ મળે સમીરભાઈ યુ ફોલો સમીર બોલતા જજો keep with Oh, okay. So, what is your experience? Speak loudly. Live loudly. Is it on? Oh, right. My experience in what respect? regarding your meeting Dada and the first time. The first time I was very young, and I don't think I was very. Can you understand me? Right. Uh, first time I was very young, and I don't think I was very accepting uh-huh. of something that I wasn't comfortable with or familiar with. Oh. Um, and frankly, I think it took a long time for me to accept, although I must admit that my Gujarati is not strong, so I don't always understand So I looked to my mother and my father for some બોલવાનું advice છે. and બોલવાનું clarification. બોલો ગુજરાતી કરીને યસ આપતા પુત્ર दीपकानंद जी गुजराती में बोलेंगे ट्रांसलेट करके तो मोटी મને મને થોડું સમજ ગુજરાતી નહોતું આવડતું એટલે સમજવામાં ઓળખાવામાં થોડી વાર લાગી ગઈ છે યંગ નાનો હતો નાના હતા ત્યારથી પછી એટલું જ હતું હા, yeah, it's like that. પછી આગળ શું કર્યું attitude. Total. It agrees from Satrugh's. Very much. Now, what do you feel? Um, I'm still a, a, little unclear and unsure, but I've accepted more perhaps on, on faith and then also having met you and spending time with you. Uh, even in this satsang, I, I, have understood very little of what you said. I've listened to it, but understood little. But it's pleasant and, and powerful to just be here. Mm. But does the understanding of the science, science, mm. makes you live positively from within It makes me more conscious of my actions. Because it makes me what? It makes me more conscious of my actions. જે ક્રિયાઓ બધી કરે છે એનું એમને કોન્શિયસનેસ રહી છે કોન્શિયસનેસ સારું કહેવાય ગુડ ગુડ ગુડ ગુડ ચાલો એટલે આ બે લાઈન છે હું તારા બીજો કાગરા રિસોર્સને આવ્યા છે ને લઈએ આપણે મને લાગે છે આપતો સૂત્ર આપતો સૂત્ર નથી નહીં સારું કંઈ નહીં આપતો તો કવિરાજ અને આ પદો આ બધા છે એટલું બધું એ ઊંડાણથી અભ્યાસ સ્વરૂપે એનો પુરુષાર્થ થવો જોઈએ સંઘ થકી રિસર્ચ સેન્ટર થકી અને આપતા પુત્રો થકી બહુ ઊંડાણથી ઘણી રીતે ઘણા ઘણા પ્રકારે એને પ્રકાશમાં લાવી શકાય એવા છે અને આજના આજના કાળની ભાષામાં એટલે આજના વ્યવહારમાં એ ઘણા બધાને પ્રેક્ટિકલી કામ આપે એવા છે અને આખો સિદ્ધાંત સમજાતો ને પકડાતો જાય એને સિદ્ધાંત મનુષ્ય જીવનનો ભારતના મનુષ્યનો સિદ્ધાંત શું છે એને સમજાતો જતો જાય એમાં કોઈ ભણેલો છે ભણેલો નથી જોવાની સવાલ એમાં છે જ નહીં એમાં એટલે એ છે તેમજ આપતા સૂત્રો એટલું એક અદભુત રીતે એ થઈ ગયા છે એ બધામાં એક એક આપશો આપતા સૂત્રમાં એટલો બધો વિસ્તાર થાય છે ઉત્તમભાઈ ઘણો બધો પુષ્કળ સત્સાધનો છે તમે જોજો આપણને ટ્રેડિશનલી મળે છે આમાં શું છે તે જોજો શ્રીમદ રાજચંદ્રજીથી બધા મુમુક્ષો માટે વીસ દોહરા અને ક્ષમાપના મૂળભૂત મુકાયા મૂળભૂત કે સામાન્ય મનુષ્ય બધાને કામમાં લાગે કે જેથી એ એના બધા વ્યવહારોમાં લઘુ રહેતો જાય લઘુ રહેતો જાય અને લઘુ રહેતો જાય એટલે અથડામણ ઓછી થાય છ પદનો પત્ર એ વસ્તુ જુદી છે એ તો એમની સાથે હતા લઘુરાજ સ્વામીજી એટલે એટલા માટે અને પછી એના પરથી આત્મસિદ્ધિ શાસ્ત્ર પરંતુ આ બે મુખ્ય અને આપણે સત્સાધન જોજો તમે આમાં કમ્પેરિઝનની વાત જરા પણ નથી આવતી પરંતુ કાળક્રમ અને એનો પ્રકાર અને રીત એ જો સમજવાની વસ્તુ જરૂરી છે રીત આખું વિતરાગ ભગવંતનું જ્ઞાન અને વિતરાગ માર્ગ અને મુક્તિનો માર્ગ એ ભાવ માર્ગ છે ભાવ માર્ગ ભાવ માર્ગ એટલે આ દ્રવ્ય શરીરરૂપી શરીર સાથે જીવન છે એમાં શરીરને શરીરના બધા જ હિસાબો અને એના જીવનના બધા જ પરિણામ સ્વરૂપ બધી અવસ્થાઓ એ બધામાં એ આજની ભાષામાં કોઈને પણ સ્વીકાર ના થાય એવું રહે જ નહીં બધું અદભુત કેટલું સાધુ સંસાધનો છે અને એમાં અનેકાંત કેટલો સારો આવ્યો છે અનેકાંત ટેકનિકલ શબ્દ છે પરંતુ બધાને સમાવી લે બધા વ્યૂ પોઈન્ટ બધી દ્રષ્ટિઓને એ પણ એટલું જ માગે છે બહુ જ બહુ ઊંડાણથી એને અભ્યાસથી બધા બધા પ્રકાશો કરીને લાવી શકાય એવું છે શું આપણે મન થાય કે રિલેટિવ ને રિયલ વ્યૂ પોઈન્ટ એ બેમાં પણ આપણે બહુ કરીએ અને જનરલ કરો તો બરોબર છે પરંતુ દ્રષ્ટિ વગર કામ ના આપે છતાં છતાં એને અંદર સર્જન થાય સંજોગોમાં એના કારણે એને અનુરૂપ સંજોગો બધા ભેગા થવાના થઈ શકે છે કોઈને લાગે કે આપણે આજ્ઞા સમજાવીએ બહુ સમજવા જેવું છે બહુ સમજવા જેવું છે એમાંની રાજવાના દાણા જેવી દરી જેવી જેને વીરનો કાંટો કહેવાય છે આમ તો વ્યવહારમાં ધર્મનો કાંટો કહીએ છીએ આપણે વર્ધમાન સ્વામી અને એ પોતે પોતાના સ્વયંબોધિત શુદ્ધાત્મ પદ સ્વરૂપે અદભુત એ તપ કલ્યાણક શરૂ થતા જ હું શુદ્ધાત્મા છું ના વર્ધમાન છે એ બે રીતે આવી રીતે રહ્યા અને વર્તમાનને જે તપ કલ્યાણક ચાલુ થયું ત્યાંથી ચાલુ ત્યાંથી કેવળ જ્ઞાન ખુલ્લું થયું ત્યાં સુધી સાડા બાર વર્ષ એમને એ વર્તમાનને એક ઉદગરે ના જોઈ શકાય એવામાં આખું પુરુષાર્થને પરાક્રમ એવું જ રહ્યું એક પૂતગલ એક સ્વાભાવિક પૂતગલ અને દાદા ભગવાને આ કાળમાં આજની ભાષામાં અદભુત આપ્યું અદભુત આપ્યું આ આજ્ઞામાં આવ્યું છે અને આજ્ઞામાં આપણને સમજાયની ખીલતી જતી જાય એ જેટલું બહુ આવશ્યક છે આપણા બધા માટે એટલે આપતા સૂત્રો બધું એ હતું હવે કવિરાજ આપણે આપણા સંત પુરુષ એસએમ પટેલ સૂર્યકાંત પટેલ દરબાવ બોલો મોટેથી બોલ નથી અવાજ આવતો અમારા દિગનભાઈ દિગનભાઈ છે ઉપાધ્યાય ઉપાધ્યાય કે ઉપાધ્યાય ઉપ એટલે નજીકનું સૂચવ્યું છે અધી રાય એટલે આય આપણો તો શું પૂછવું છે એમને કંઈક અનુભવ કેવો છે કે બોલો જોરથી બોલજો વિધિની વાત નીકળી ને એટલે અનુભવ કેવો હતો શાની વિધિ વિધિની વાત નીકળી વિધિ વિધિ દાદાજી અમદાવાદ આવ્યા હતા અને ચંદ્રકાંતભાઈને ત્યાં ચંદ્રકાંતભાઈ ત્યાં રોકાયા એ વખતે મને અંદર ક્યાં પહેલેથી એવું થયા કરતું હતું કે દાદાના રોજ મને દર્શન મળવા જોઈએ દાદાના રોજ મને દર્શન મળવા જોઈએ તો એક દિવસ દાદા અમે રાતના લગભગ બાર સાડા બારે બેઠા હતા તો દાદાજી કહે કે ચંદ્રકાંતભાઈ એક વાત કહો ચંદ્રકાંતભાઈ કે કહો તો દિગંતને તમારે રોજ જે અંગૂઠે વિધિ કરવા દેવાની છે અને મને બી કહ્યું કે તારે રોજ આવીને વિધિ કરી દેવાની એટલે હું સવારે જવું બપોરે જવું સાંજે જવું ના હોય તો રાત્રે બાર વાગે કે સાડા બાર વાગે બી મેં ઉઠાડીને એમને વિધિ કરેલી છે એમની વાત સાચી છે બિલકુલ સાચી છે રમેશભાઈ જાણતા હશે પછી બહુ બિલકુલ સાચી વાત છે એટલે આપણે મને એમ થાય કે મેં બહુ ભૂલ કરી આટલા વર્ષો જે આપને જે ઇઠ્યાસીથી બાણું સુધી જે મેં નામ નમન કર્યું એનું એની હું ક્ષમા માગું છું બહુ થાય તારું ક્ષમા તો દિગનભાઈ મારી બહુ બહુ મોટી ભૂલ થઈ દિગનભાઈ કારણ કે દાદાએ જે મને આજ્ઞા કરી હતી ચંદ્રકાંતભાઈ માટે એ જ આજ્ઞા આપના માટે બી મારા માટે હોવી જોઈએ તો બરોબર છે એ તમારી દિલની વાત છે પરંતુ અમે તમને એક વાત કહીએ કોણ અરે અમારા નાના બેન કવિરાજ ગયા છો કદાચ નહીં ઉમાબેન અમારા નાના સિસ્ટર ત્રીજા નંબરના નરેશભાઈ આયા રસિકભાઈ આયા છે તો આગળ ક્યાં છે નરેશભાઈ બેઠા છે ઓકે તો દિગનભાઈ આ તમને અમને કહેવું તો ના ગમે પરંતુ જેમ આગળ કહ્યું તેમ પહેલા દિવસથી હંમેશા એ તો અંતરથી સર્વને માટે કોઈને અમે ગમીએ કોઈને ના ગમીએ આ તે કોઈ પણ હોય પરંતુ અંતરથી દિલથી કહું છું અને માફી માફ જ રાખશું રહ્યા છે બધા દર કરવું નથી પડતું એમાં અને કૃપા આપણા દિનધણી ગંગાધણી દાદા ચંદ્રકાંતભાઈનો પણ આ જ અનુભવ સમજાયું એટલે તમારા માટે બરોબર છે અને અમારા માટે આવી રીતે એ સ્વભાવ થઈ પડે છે એટલે આપણે બધા મહાત્માઓને બધા મહાત્માઓને એ અંદર આપણે આના માટે જ ખાસ એ કરવાનું અને વિતરાગ ધર્મમાં વિતરાગ માર્ગમાં જે દિગંબરોમાં દસ પ્રકારે ધર્મ કયો છે એમાં આ ક્ષમાને પહેલું મૂક્યું શ્રીમદ રાજચંદ્રજી આશ્રમ રાસમાં મૂક્યું ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે તે તો બધું અને બધા ધર્મોમાં વિશ્વમાં આપણા ભારતમાં બધે જોઈએ જ આપણે અને દાદાએ તો ઘણી જ રીતે સમજાવ્યું છે એ રીતે છે તો આપણે આમ સૂર્યકાંતભાઈ એસ એમ પટેલે પૂછ્યું છે લઈએ કે ચાલો નમો વિતરાગાય દાદા ભગવાનના અસીમ જે જયકાર હું ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી એમને શ્રેણી નંબર બાર અનુભવ સિદ્ધાંત સૂત્રોમાંથી ત્રણ સૂત્રો પૂછ્યા છે પહેલું છે સૂત્ર નંબર ત્રણ હું વાંચું છું બધી ઈચ્છાઓથી છૂટવું હોય તો જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું સાથી કારણ જ્ઞાની એની ઈચ્છક છે હવે મહાત્માઓ માટે તો સહેજે પણ નિરીક્ષક દશા પ્રાપ્ત થઈ જ હોય છે પરંતુ બીજા બધાને સમજાય આ વાત કે બુદ્ધ માર્ગમાં બુદ્ધ ભગવાનથી પણ જ્યારે મહેલમાંથી નીકળીને દુઃખ કેમ હોય માણસ દુઃખ ક્યાંથી આવે શું છે આ બધું જોયું તમે એમાં જોયું અને એમના અનુભવનું તારણ એ કે ઈચ્છા જ બધા દુઃખોનું મૂળ છે એની જડ છે ઈચ્છા ઈચ્છા હવે ઈચ્છા શરીર છે એટલે ઈચ્છા અગર શરીર હોઈ શકે જ નહીં થયા જ કરે પરંતુ આ વિજ્ઞાન છે અને વિજ્ઞાનથી સમજાવવામાં આવે બધાને કે આ શરીરથી જીવાય છે એ બે પ્રકારનું જીવાય છે એક તો શરીર જીવે છે અને બીજું શરીરમાં જીવનારો જીવે છે બેવ રીતે જીવાય છે એટલે જીવનારો અને જીવતું આ બે બહુ સમજાય ત્યારે ઈચ્છા સમજાય એટલે દાદા ભગવાને સમજાવ્યું ઈચ્છાનું કહ્યું એમને કે ઈચ્છા આવી રીતે બે પ્રકારની બધું જ બે પ્રકારનું હોય સંસારમાં વ્યવહારમાં એટલે કે એક વસ્તુ એમાં ઈચ્છામાં એ જે જીવાતા શરીરથી એમાંથી ઈચ્છાઓ ઉદ્ભવે છે એ કર્મ ફળ સ્વરૂપી છે બધી અને એમાં પોતે જીવતો એ પોતા જીવતા સ્વરૂપે ઈચ્છાઓ ઊભી થાય છે એ બીજ સ્વરૂપ ઈચ્છાઓ છે એ આટલો ભેદ છે બેનો એટલા માટે ઈચ્છાને બહુ મુખ્ય કહ્યું ઈચ્છા પણ બધા દુઃખોનું મૂળ ઈચ્છા એટલે આમાં તો નિરીક્ષક પુરુષ એટલે તો બહુ મોટી વાત એટલે આપણે મહાત્માઓ આપતો પુત્રો આપણે બધા નિરીક્ષક દશાને પામેલા એમ આગળ જઈએ કઈ ગયા શું કહે છે મોટેથી બોલો જ્ઞાની પુરુષ નિરીક્ષક છે અને પાછું એમની ઈચ્છાએ વર્તવું એવું એવું હા એટલે એ તો એ કરુણા છે જબરજસ્ત આ શ્રીમદજી પણ આ જ આજે અદભુત પુરુષ થઈ ગયેલા આ જ સિદ્ધાંત આ તો સિદ્ધાંત છે એક જીવતા જીવતા શરીર સાથે હોય એવું કોક તો હોવું જોઈએ કે જેથી આ શરીર અને શરીરની દ્વિધાઓમાંથી બધામાંથી આપણે કંઈક અરવાશ પામીએ સમજ્યા કે સૂર્યકાંત હા અને એવું કંઈ પુરુષ હોવા જોઈએ આજે દાદાએ કહ્યું છે ને અમારા મહાત્માઓ આપતા પુત્રો જ્યાં જશે ત્યાં એમને દર્શન થશે તો કલ્યાણ થશે આ કવિરાજ છે તે કેટલી રોનક આવી જાય છે કોક આજે રોનક કેટલી આવી છે અદભુત પુણ્યતિથિ છે તો પણ તમે બે મહિને ત્રણ મહિને આવો તો એ બધા એટલા બધા ખુશ થઈ જાય છે બધા બહુ ખુશ થઈ જાય છે એટલે આપણે બધા મહાત્માઓ માટે છે શું વડીલો મહાત્માઓ બધા આપણે બધા એટલે નિરીક્ષક દશા આપણામાં પછી હવે અંદરથી પાકી થતી જાય છે જેમ જેમ આપણે વ્યવહારમાં પસાર થઈએ તેમ અમને મૂળથી હું એમ નથી કહેવા માંગતો કે દાદા અને એમને કમ્પેર કરું કે એમને સરખામણી કેવું નથી માર્યું પણ ક્યારેય મને પરમાણુ જ ના હોય અંદર પરંતુ અંતર દિલથી હંમેશા આ બધી વ્યવહારમાં અને બધામાં હોય છતાં પણ જોઈતું છે એવું નહોતું રહેલું બહુ પણ છતાં વ્યવહારમાં રહેવું પડતું હતું એ બહુ એક અંદર સુસુપ્ત ભાવે હતું સુસુપ્ત ભાવે અને ખુલ્લું થયું પછી આપણું એને પેન્ડોરા બોક્સ કહે છે પેન્ડોરા બોક્સ ભરી રાખેલી એટલે બધા સત્તામાં રહેલા આપણા કર્મો સત્તામાં પેટીમાં વાસેલા એટલે એનો સમય થાય એ પેટી એવી છે કે ખુલીને એટલે એના સમય સમય સમય ટાઈમ એન્ડ ટાઈમ એ ટાઈમિંગ પ્રમાણે એ બધા અંદરથી નીકળે કોકવત એવો હોય કે એક જગ્યાએ એક આખું ઝુમકું નીકળે બે બધા એવું બની જાય બને જાતું જાતનું છે આ તો પણ એમાં કૃપા બહુ કામ કરે છે સમજ્યા અને નિરીક્ષક પુરુષની કૃપા એ તો વિતરાગ છે વિતરાગ કૃપા અદભુત છે વિવેચક દશા હોય માં માં મુશ્કેલ અને આ કાળમાં કરિયુગમાં એટલે જ કહ્યું ને અગિયારમું આશ્ચર્ય અમારા પ્રવીણચંદ્ર ઉપાધ્યાયજીએ ગાયું અક્રમ ઐશ્વર્ય શું અક્રમ અક્રમ ઐશ્વર્ય કેટલું સુંદર કર્યું છે એને બીજું લઈએ આપણે સૂત્ર નંબર એકસો પોતાનું સ્વરૂપ જેને પ્રાપ્ત છે અને દાદા ભગવાનનું સ્વરૂપ એ બેમાં ફેર નથી જરા પણ આપનું સ્વરૂપ જે દાદા ભગવાન સ્વરૂપ છે એ સ્વરૂપ સમર્પિત થઈ ગયા પછી એ સમર્પિત થયેલા ભાગથી એટલું બધું પાકું રહેવું પડે આજ્ઞા ધર્મ કહીને કે આપણા સ્વરૂપ પર આપણા મન વચન કાયાની પણ છાયા પડવા ના દે તો જ બહારથી છાયા નહીં પડે નહીં તો ઠેકાણું નહીં પડે ઠેકાણું નહીં પડે એટલે એટલા માટે જ દાદાને આપણે ભાવથી ભક્તિથી ભાવથી બધી રીતે સામાન્યપણે સહેજા સહેજ આ જીવનમાં આવ્યા છે આગળથી બધે એ પ્રમાણે કંઈક હજુ દાદા જેવું કેવું સુંદર છે ઘણા હોય છે વિચારકોના પુસ્તકો બધું હોય છે એ દાદા ભગવાને ચેતવ્યા છે કે જ્ઞાની પુરુષને કોઈ દિવસ સરખામણી ના કરવી હવે એ કહેવામાં મતલબ શું છે એ પોતાનું કેટલી કરુણાએ કરીને લઘુત્તમ સ્વરૂપ બતાવે છે એ જ શ્રીમદજીએ બતાવ્યું છે શ્રીમદજીએ પણ શ્રીમદજીને એ પરંપરામાં ક્રમ માર્ગમાં આટલા અદભુત જ્ઞાની સ્વરૂપનું એમનું આખો પ્રકાશ ખુલ્લો થયો એમાં એમને બહુ જરાક સંકોચાઈને લેવું પડેલું છે એ જેટલા પરિચયમાં એમાં પત્રોમાં એવી રીતે લેવાયું છે બધું સમજાયું એ તો દાદા ભગવાન તો આશ્ચર્ય અદભુત છે એમને પોતાને આવો ભાવ થયો કે આ ક્રમ વિજ્ઞાન વિશ્વમાં જગતમાં ખૂણે ખૂણે પહોંચવું જોઈએ ખૂણે ખૂણે પહોંચવું જોઈએ હવે એને પહોંચાડવા માટે કઈ આપણે બધે જવાનું છે ખૂણે ખૂણે આ વાત છે એક જણ હોય એની અંદરની પ્રાકૃત સ્થિતિ એ બધી જે હોય તે જે પ્રકારે હોય તે એ જરા શક્તિશાળી હોય તો આપણે નથી જોતા કે એની અસરો ક્યાં ક્યાં ફરે ફેલાય છે આજે તો દુનિયા બધી ડગાઈ ગઈ છે દુનિયા ડગાઈ ગઈ છે નથી થયું આવી વાત છે તો આપણે આ નિરીક્ષક દશાને પામેલા એક એક આંદોલન સ્પંદનો બધા ઉભા કેટલું કામ કરે ગજબનું કામ કરે ગજબનું એટલા માટે દાદા ભગવાને ખાસ કહ્યું આપણે બધાને કે કીર્તન ભક્તિ સત્સંગમાં ભેળા થાવ ત્યારે એ બધું કંઈક સમૂહમાં હોવું જોઈએ આપણે એકલા એકલા બેઠા બેઠા કર્યા કરીએ ને તે એટલું તમને પ્રગતિમાં ક્રમ ઓછું રાખશે એ બહુ મુશ્કેલ છે ઘણું મુશ્કેલ શ્રીમદજીના વચનો છે કે જ્ઞાની છીએ છતાં સમર્થ જ્ઞાનીને પણ આ કાળમાં ખાસ કરીને કળિયુગમાં એક અંતરે પોતે અંતરથી જ એ સ્વરૂપમાં અને એના આનંદમાં રહેવું આવો મહેશભાઈ એ આનંદ બહુ આકરું છે બહુ આકરું કામ છે એટલે એ પણ કંઈક કોઈ જોડે એનો સમસુપાવી કોઈ કોઈ હોય તો ઈચ્છે કે કોઈ આવે કરી વાત કરીએ હમ દાદા ભગવાનનું તો આપણે બધા જાણીએ છીએ કે એમની મન વાણી કાયાથી કોઈ પણ ગમે તેવી સ્થિતિ હોય અને આપણે જાણીએ કે ત્યાં બરોબર નથી છતાં પણ કોઈને અણસારી નથી આપવા આપવાતી છેલ્લા શ્વાસ સુધી કહું છું આ છેલ્લા દિવસ ચોવીસ કલાકની વાત કરું છું આખા થ્રુ આઉટ થ્રુ આઉટ સાથી કે કે આ તો અમારો ખોરાક છે અને આપતા પુત્ર આવે મહાત્મા આવે કવિરાજ આવે ખોરાક થઈ જાય છે બધા સત્સંગમાં આપી અમારો ખોરાક છે કે છે અમારો શ્વાસ નથી ચાલે એવું એવું એમનું આ બધા સમજવા જોઈએ ને આપણા બધા માટે એ જ થઈ ગયું છે અને કઈ વ્યવહાર કઈ જતો નથી રહેવાનો વ્યવહાર રહેવાની રહેવાનો જ છે તો આ તો વ્યવહારને નિશ્ચયનો મોક્ષ માર્ગ ને મુક્તિ માર્ગ આખો એ દાદા ભગવાને અદભુત રીતે ખીલ્યો કવિરાજ ખીલ્યા પછી ચોવીસ તીર્થંકરને ભેગા મૂકી દીધા ચોવીસે ચોવીસ બે લાઈટ તો બોલો ચોવીસ તીર્થંકરના શેરી કહું સાહેબ કચરાભાઈ આવ્યા છે કચરાભાઈ કચરાભાઈ હા જો આ મુંબઈ આવતા હતા સાદો લેંઘો ને ઈસરી વગરનું ખમીશો એને એવી રીતે આવતા એટલે વાઈફ આવવા નતા દેતા પછી એકવાર ટેપ લઈ ગયા અને ઘરમાં વગાડી આ બીજી લાઈન એમના વાઈફે સાંભળી તો કે એક હજાર હાથ વાર તો ભગવાન જ હોય કે હવે મને પણ સત્સંગમાં લઈ જજો પૂછ્યો ને એટલે આ સૂત્રમાં એસએમ જે છાયાની વાત કરી ને એ બહુ મોટી વાત છે એટલે આપણે આ વાત કરી એમાં એ જ આવે છે બધું દાદા એ બધા મહાત્મા જ્યાં હોય સત્સંગમાં જ્યાં આપણે ભેગા થઈએ બધાને એમને એ છાયા ના પડી જાય એની કાળજી રાખી આપણે બધા માટે આપણે બધા માટે રાખીએ આપણને ખ્યાલ ના આવે આ તો જરા પણ ખ્યાલ ના આવે હવે છાયા એટલે શું આ સમજવાનું છે એ છાયા પૌદગલિક હોય છે હંમેશા અને પૌદગલિક તો જે પ્રકૃતિ એ પ્રમાણે હોય છે શું એટલે આપણે બધા પુરુષપદને પામેલા છતાં આ બાબતે ખાસ ખાસ ચેતવા જેવું હોય છે બહુ જ એટલે આપણા મસ્તક પર તો દાદા જ હોય એમ ખાસ જોવા જેવું છે ભલે આજે કોઈને ના મળ્યા એ ખરા બધા પણ આજે આ આપતપુત્રો છે મહાત્માઓ છે કવિરાજ સમજાયું એટલે આ ખાસ કહ્યું છે આપણે બધા સાથે રહીએ હળીએ મળીએ બધું થાય પરંતુ મળતાની સાથે જ વ્યવહારને પ્રકૃતિ દેખાવાને જ છે પણ એ પહેલું તરત જ કે દાદા ભગવાન એ દેખાઈ જાય તો ઉત્તમ છે આજે પ્રત્યક્ષ હાજર નથી છતાં પણ એ દેખાઈ જાય બહુ સારું કહેવાય અથવા તો આપણા બધા છીએ બધા જ એમાંથી જેને જે બહારના હોય ને એમને જોયા ના હોય એ હોય તો કેવી રીતે કરી શક્યા તો એ આપણામાંથી જેને જે ફિટ થયા એ રાખી શકે છે પણ એમાં દાદા ભગવાન સ્વરૂપ જોવાનું એનો પ્રયાસ હોવો જોઈએ બિલકુલ ખરી રીતે આપણે બધા જ અંદર અંદર આ છે વસ્તુ નજર પડીએ બધે પડે તો દાદા દેખાયા કરે કહ્યું રાજ એક જ વસ્તુ છે એ તો આપે કહ્યું છે બહુ એટલે છાયા છાયા આપણે ઘણી વખતે સરખામણી કરી છે આ છે આમ છે આવું છે તે જરા ચેતી જવું જોઈએ થોડું ચેતી જવું જોઈએ આપણે કોઈને કોઈપણ પ્રકારે સરખાવતા નથી કે ઓછા વધતા કહેવા માંગતા નથી ફક્ત અંદરથી ચેતીને રહેવા જેવું છે એટલું જ કહેવાનું અને વ્યવહારમાં તો વ્યવહારની રીતે બધું ચાલ્યા જ કરવાનું છે વ્યવહારમાં ક્યાં ભેગા થવાની એવું હોય તો બધા એ બને આ ભાઈ બરાબર છે વધારે ના હોય એમાં શું એટલે દાદાએ કહ્યું કે હવે તમારા માટે આપણા બધા માટે નમસ્કાર અને હૃદયથી નમન હોય તો નિશ્ચયથી જ હોય કેવળ નિશ્ચયથી એ દાદા ભગવાનનું આખું છે કેવળ નિશ્ચય હા અને કોઈ સંતપુરુષ હોય કોઈને ગયે મહારાજ સાહેબ બધાને એ વ્યવહારથી અને સંયમ માર્ગે બધો મહારાજ સાહેબ આ કારને વિશે તો વ્યવહારથી જ છે અને આપ પણ બધા બધાને એ વ્યવહારથી એ વ્યવહાર કરીને મોક્ષ માર્ગ બધાને સમજાવો છો કારણ કે એ પુણ્ય પાપનો માર્ગ છે આરાધના પાપ માટે કોઈ નથી કરતું પણ એ થઈ જાય છે એ ખબર અને પુણ્યનું જ એ ઉપદેશ અપાય છે એ કેવી રીતે રહેવાય આપણા જીવનમાં એ રીતે છે આ એટલે મુખ્યપણે મોક્ષ માર્ગ વિતરાગ ભગવંતોનો વ્યવહાર સાથેના નિશ્ચયનો છે પરંતુ નિશ્ચય પ્રાપ્ત નથી એટલે એ વ્યવહારમાં એ આત્મહેતુ કે કરીને એ નિશ્ચય છે નિશ્ચયનું પ્રયાણ થાય છે શું એટલે વ્યવહારનું શબ્દથી ને એટલી બોલી રહીએ છીએ કે અમે આત્મા અને હું આ એ બોલાય ખોટું નથી એ પરંતુ આ વાત પણ જો બધાને સારી રીતે સમજાવવામાં આવે ને દ્રવ્ય ભાવની જ વાત થઈ દ્રવ્ય જીવન અને ભાવ આપણું સ્વરૂપ એમાં ઘણાને બહુ કામ લાગે અક્રમ જ્ઞાન અહીંયા આપણને બહુ એક સુંદર મદદમાં આવે છે બધાને બીજું લઈએ કે સાહેબ એટલે એમાં સમર્પિત સમર્પિત ભાવમાં પાકા થઈ જવું પડે હા એટલે કે આપણે જે પ્રત્યક્ષપણે સમર્પણ થયા છે એ સમર અમે મામાની પૂરમાં હતા એક વખતે નટુ કાકા હતા અને બે પાંચ હતા ત્યારે નટુ કાકાથી સહજે દાદાને પૂછ્યું ને વાત નીકળી કે દાદા સમર્પણ કરાવો છો એનું એ એનું એ એનું એ તો શું સમર્પણ કરાવો છો <laughs> પ્રશ્ન સુંદર હતો અને અમે તો તે વખત મામાની પણ નીચે બેઠા હતા ને બધા ઉપર બધા પાંચ સાત જણ હતા તેમાં એટલું બધા એ બધા નથી કે ખબર ના હોય દાદા બધા પૂછે પછી મને તો પૂછ્યા આગળ મારાથી નીકળી ગયું કે દાદા એ તો ભ્રાંતિ સમર્પણ થાય છે ને એટલે કે હા ભ્રાંતિ ભ્રાંતિ પણ એવી રીતે કે તો કોઈને પકડાય નહીં આ સમર્પણ એટલે આ સમર્પણ એવું છે સમગ્ર ભાવે છે સંપૂર્ણપણે સર્વાંગપણે સમર્પણ થાય છે આપણું આ વાત બહુ મોટી પાયાની છે નામ મન વચન કાયા નામ નામની માયા દ્રવ્યકર્મ ભાવકર્મ નો કર્મ આખો સમગ્ર સર્વાંગે છે આખું એ બહુ સમજવા જેવું છે આમાં બધા શાસ્ત્રો આવી ગયા પૂરેપૂરા બધા અગાઉ આવી ગયા આમાં અને આટલું મોટું ભગવતી સૂત્ર એ તો આખું નાખું આવી ગયું અંદર કારણ કે ભગવતી સૂત્ર જે વિસ્તારથી છે એ જુદી રીતે છે એ બધાને વિશાળતા એ કરીને બધાને સમજવા માટે છે અને આપણને આ સમર્પણ થયા પછી જે પ્રકાશ ખીલતો જાય છે એ આ મન માનીને કાયા સ્વરૂપી કોસ્મોસ કે ઇન્મ બ્રહ્માંડ સ્વરૂપે એવી રીતે છે અને એમાં જ આજ્ઞામાં બધું આવી જાય છે તો પૂરેપૂરું એટલે ભગવતી સૂત્ર સમજવું હોય મહારાજ સાહેબ તો એ શુદ્ધાત્મા ભાવે દ્રષ્ટિએ જ્ઞાન પ્રકાશે દર્શન પ્રકાશે વર્ધમાન સ્વામીનું આખું ભગવતી એટલે બ્રહ્માંડ સ્વરૂપ બધું ખુલ્લું થયેલું એક એક પરમાણુ આપણા મન મારી નકાય એના બધા થાય ત્યારે જ એનો સમુદગાત આખો બ્રહ્માંડ સ્વરૂપ થાય છે એ કયું બ્રહ્માંડ સ્વરૂપ જ્યોગ્રાફિકલ શું જ્યોગ્રાફિકલ સાદો શબ્દ ના વપરાય એ એટલે ભૂગોળ એટલે અસલ ભૂગોળ કોને કહી જ્યોગ્રાફી કોને કહી તો કે મન વાણી કાયા સ્વરૂપ આખું દેહનું સ્વરૂપ આટલું જ છે એમાં શું તમે પૂછ્યું સૂર્યકાંતભાઈ હા બરોબર છે ને હા તો આ ત્રીજું લઈએ કઈ ગયું સમોદઘાત ઉપર થોડું સમજાવો હવે છોડો ને એ તો કેવળ જ્ઞાન થાય ને છેલ્લું કેવળ જ્ઞાન જ્યારે છેલ્લું ગુણસ્થાન હોય છે બધાને દરેકને હોય એનો છેલ્લો સમય છેલ્લા પાંચ સમય હોય છે નીકળી એમાં ખરીદો તો ચાર હોય છે અને આ ખેરોજ્ઞાન પછી તો તરત જ એક બે ત્રણ અને સમય હા એક બે ત્રણ આવી નથી એકમાં તો એટલા બધા અસંખ્ય સમયો આવી જાય બધા વિચાર કરજો વિચાર કરજો હમ જીવની ગતિ થાય છે એમાં પણ આ જ છે અહીંયાથી દેહ છોડે અને ત્યાં બીજે જ્યાં છે એનું એનું કનેક્શન ત્યાં થઈ એટલે દાદાએ આપણને સમજાવ્યું કે કનેક્શન થાય પછી નહીં છૂટે જેમ એમ ના છૂટે નહીં તો રખડી પડે રખડી પડે સમજાયું અને નિયમ હોય છે પણ આવું પછી જ બને છે અપવાદો કોઈ થાય બધા આ બધું એ હવે ક્યાં બધું આમાં આવી ગયું તો હવે સમગ્રમાં હવે આખું માથું ઓઢી જવાનું ફટ ફટ ફટ ફટ ગણીને ક્યાં ઉડવાનું છે એને કવિરાજ ગણીનું ગણીને ઓરવાનું છે હે બસ આ જુઓ ને એક એક એક્સક્લુઝ કર્યો જ કોઈએ એક એક આ સાહેબે ના મને એમને નથી કર્યો પૂરો તો કોઈ આપતો પુત્ર કેસલો જ નથી કર્યો નેચરલ થઈ ગયો છે કોણ છે સૂત્ર નંબર એકસો ને છવ્વીસ કરતા ભાવ નથી એટલે સૂત્ર નંબર એકસો ને છવ્વીસ કેવળ જ્ઞાનમાં મૂળ તત્વો જ દેખાય બીજું કાંઈ જ નહીં અને એ સ્ટેજમાં તત્વના બધા જ મોડિફિકેશન્સ ફેઝીસ રિફ્લેક્ટ થયા કરે એટલે કે પર્યાયો રિફ્લેક્ટ થયા કરે પણ આજના કાળમાં આપણા માટે અવસ્થાઓ રિફ્લેક્ટ થયા કરે અવસ્થાઓ પર્યાયોમાં ઘણો મોટો ફેર છે પર્યાય તો છેલ્લામાં છેલ્લો સૂક્ષ્મ છે એ સમયવર્તી હોય અને અવસ્થા આપણા બધા માટે ક્ષણવર્તી હોય ક્ષણવર્તી આ રીતે જ છે આપણે માટે ક્ષણની કિંમત છે ને બધી અણીનો ચૂક્યો શું કે છે કારણ બધા જ તત્વો પરિણામશીલ છે ફરીથી વાંચ્યું હા કેવળ જ્ઞાનમાં મૂળ તત્વો જ દેખાય બોલો કેવળ જ્ઞાનમાં મૂળ તત્વો જ દેખાય બીજું કાંઈ જ નહીં બીજું કાંઈ જ નહીં અને એ સ્ટેજમાં એ સ્ટેજમાં તત્વના બધા જ તત્વના બધા જ modification modification phases phases reflect થયા કરે રિફ્લેક્ટ થયા કરે કારણ કારણ બધા જ તત્વો પરિણામશીલ છે બધા જ તત્વો પરિણામશીલ છે અને આપણી આ તત્વદ્રષ્ટિ જ છે બધી તત્વદ્રષ્ટિ અને તત્વદ્રષ્ટિમાં એક આત્મતત્વ જાણવું જ આ આજ્ઞાધર્મમાં એટલું બધું છે પરંતુ આપણો જેવો પુરુષાર્થ પરાક્રમ એમાં બીજા તત્વો આપણને સારી રીતે સમજાય ઘણી સારી રીતે કોઈ આપણે સમજાવી ના શકીએ બોલાય નહીં પણ સમજાય ખરા બધાને બધા જ તત્વો સમજાયું ઉદગલ પહેલું કાળ બીજું આકાશ આકાશને તત્વ સ્વરૂપે સમજવું મજાનું છે આપણને બધું અંદર થાય છે બધાને બધાને થઈ રહ્યો છે પ્રોસેસ જ છે આખો આકાશ ગતિ સ્થિતિ અને થઈ ગયા ને તો કવિરાજે એનું ભાગીદારીનું બહુ મજાનું ગાયું છે બહુ મજાનું ગાયું છે હમણાં આપણા સાહેબ કાઢશે ભાગીદારો છ ભાગીદારોનું ચાલશે કવિરાજ હા ભાઈ બરોબર છે સમજાયું હા એટલે તત્વ હા બોલો આત્મતત્વ એ થાય પછી આત્મજ્ઞાન કહેવાય એ તો થયેલું જ છે આત્મજ્ઞાન પણ એ વિકાસ વિકાસ થતું જતું રહે પછી બીજા તત્વો રિફ્લેક્ટ થાય એવું એ બીજા તત્વો સમજાય તો પછી એ જ્ઞાન વિજ્ઞાન સ્વરૂપ થતું જતું જાય ધીમે ધીમે એટલે જ્ઞાન ને વિજ્ઞાનનો એટલો ભેદ છે વિજ્ઞાનમાં બધા તત્વો સમગ્રમાં આવે હોય અને જ્ઞાનમાં આત્મતત્વ મુખ્ય બને એટલું પેલા બીજા હોય ખરા પણ મુખ્ય આત્મતત્વ હોય એટલે આત્મજ્ઞાન કહ્યું બહુ મોટી વસ્તુ છે આત્મજ્ઞાન તો એના માટે લોકો શું બાધા રાખે પરિણામશીલ છે એટલે પરિણામશીલ એટલે તો સમજાય ને આખું વિશ્વ જગત આ મનુષ્યોનું જગત માનવ જગત એમાં એક બધા પરિણામશીલ ના હોય કોઈ પણ કોઈ પણ એક તત્વ તો તમે વિચારી જોજો જરા થોડા વહેલા ઉઠીને સવારે તમને સમજાશે સમજાશે બધું કશું થાય જ નહીં સમજો કે ગતિ ગતિ તત્વ નથી તો શું હોય હાલત થાય કહો મને રોગી રોગી જ રહે રોગી રોગી જ રહે ના એટલે કશું સ્થિતિ ના હોય શું થાય એ ત્યારે ગતિ હોય તો ચાલ્યા જ કરે સ્થિતિ બે રીતે સમજાયું હા કાળ તત્વ ના હોય કોક ગરબડ ગોટા એટલે કવિરાજે આ પદ બોલ્યા છે ને આમાં મજા આવશે હે બહુ મજા આવશે ઘરને તમારે જોઈશે ને ત્યાં આ તો બધા આપણે કોઈ કાગળની જરૂર નથી બોલાય એવું છે આપણે બહુ સારું તો છે એના હૈયામાં પણ આત્મા વસી ગયો છે એવો ભાવાર્થ છે ગયા વખતે બે લાઈન બોલ્યો કે પાનખરમાં અને વસંતમાં શું ફરક છે એ તો આપના ચરણે ઝૂક્યા ત્યાર પછી ખબર પડી ઝૂક્યા પાનખર અને પ્રાપ્ત થઈ વસંત अरूपिणी शक्ति अनन्त अरूपिणी शक्ति अनन्त आत्मा तत्वने हैव सन् आत्मा तत्वने हैव सन् विसरागी सौभागी सा boat રક્ષક ગૃહ વીણ ક્યાં હોવસુ લખલું તમારી સાહેબી લખલું તમારી સાહેબી ત્રીજો ભાગીઓ અવકાશી બીજો વાદીઓ અવકાશી પ્રમુખ કલમ અંકો લખતી પ્રમુખ કલમ અંકો લખતી નાટક ભજવો ત્રિકાળી સંયોગી કપૂર યોગી પુરાવધરો ચોથો ભાગ્યો કાળ અણુ ચોથો ભાગ્યો નાટકમાં હોય અને કરો નાટકમાં હોય અને કરો અટકણ તળજોડ અટકણ તળજોડ દોડા દોડી કઈ કઈ વૃત્તિ દોડા દોડી કઈ કઈ વૃત્તિ પંચમ ભાગીઓ થસ્વગતિ પંચમ ભાગીઓ થસ્વગતિ સ્થિતિ સહાયક તત્વ એક જગ્યાએ બેસાડી રાખે મૂર્તિની જેમ પણ એમાં નાટકમાં મજા ના આવે એટલે ગતિ સહાયક ગતિ કરાવે આ બંનેની તો જ બધા નવ રસ બધું જગતમાં ચાલે એક સરખી જીવન બી કોઈને ગમે નહીં નાટકમાં હોય અનેક રસ નાટકમાં હોય અનેક રસ ઠાંગ ફોળ અટકણ તળજો ઠાંગ ફોળ અટકણ તળજો દોડા દોડી કઈ કઈ વૃત્તિ દોડા દોડી કઈ કઈ વૃત્તિ પંચમ ભાગ્યો તત્વગતિ પંચમ પણ નાટકમાં ચાલે નહીં પણ નાટકમાં ચાલે નહીં એક જ રસની પ્રવૃત્તિ એક જ સરખું લાયક થઈ જાય તો ભાઈ બોરિંગ થઈ જાય નથી કહેતા નાના બાળકો આજ કહે છે બે કલાક એક સરખું આપે ને તો કે બોર થઈ ગયા બોર થઈ ગયા કંઈક ચેન્જ જોઈએ લાઈફમાં એમાં આ બધા તત્વોને સંયોજનથી આ બધી ભાંગફોડ તળજોડ હર્ષ શોક આ બધા સંયોગો આવ્યા કરે છે પણ નાટકમાં ચાલે નહીં પણ નાટકમાં ચાલે નહીં એક જ પ્રવૃત્તિ રહી પ્રવૃત્તિ ગંભીરતા પણ હોવી ઘટે ગંભીરતા પણ હોવી ઘટે છઠ્ઠો ભાગીયો સ્થિતિ સજી છઠ્ઠો ભાગીયો સ્થિતિ સજી મન માયા આસક્તિ ગુણી મન માયા આસક્તિ ગુણ વેશ પૂર્યો નાટકીયો મોર વેશ પૂર્યો નાટકીયો મોર વિષધર મુડંખી મૂર્તાકાર વિષધર ડંખી वरदाना जाना છે એની સરખી ભાગીદારી હતી એમાં આ પોતે કે હું જ બધું કરું છું એટલે ભૈયા બૈયા પાંચેને બધાને કરતા ભાવ લઈ લીધો એને ડંખ આવી ગયો ને વિષધર ડંખી મૂર્તાકાર વિષધર ડંખી મૂર્તાકાર જ્ઞાનાકારી ક્ષેત્રાકાર જ્ઞાનાકારી ક્ષેત્રા કલાકારનો અદ્ભુત વેશ કલાકારનો અદ્ભુત વેશ તલ્લીન થઈ ગયો મોહાવેશ તલ્લીન થઈ ગયો મોહાવેશ નાટક કરતા અહંભારી નાટક કરતા ચિંગારી કે મટકે ત્યાં ભાગીદારી કે મટકે ત્યાં ભાગીદારી નાદારી બુરો આઘાત નાદારી બુરો આઘાત તેથી બુરો વિશ્વાસાત વિકરાગી સંગ પ્રપંચ તથા વિકરાગી સંગ પ્રપંચ કરશે કરામતિ પ્રત્યાઘાત કરશે કરામતિ પ્રત્યાઘાત ભાગીદારોમાં વિખવાજ ભાગીદારોમાં વિખવાજ પ્રમુખ વિણ કોને ફરિયાદ પ્રમુખ વિણ સત્તાધીશને અરજ કરે સત્તાધીશને અરજ કરે કરો ફેસલો અંતર દહે કરો ફેસલો અંતર દહે સમર્થ સંભાળનું વહીવટપણું સમર્થકાળનું વહીવટપણું સમર્થકાળનું વહીવટપણું સમર્થકાળનું વહીવટપણું લજવશે આત્મા જાણ્યું નતું લજવશે આત્મા જાણ્યું હરામી બેવફાઈ હરામી બેવફાઈ ન ચાલે ટીકિટ વપરાઈ ન ચાલે ટીકિટ વપરાઈ અચૂક અંત છે નાટકે અચૂક અંત છે નાટકે के नाटक चेतक चेतक हे नाटक चेतक चेतक गम्मे ते पाठ भजवी जाय गम्मे ते पाठ भजवी जाय जाटकियो खुद नारंगाए जाटकियो खुद नारंगाए संसारी नाटक माते संसारी नाटक माते आत्मा की एवत हुए आत्मा की દૂધમાં પાણી ઉલજે જે દૂધમાં પાણી ઉલજે જે પરમહંસનું સુલજે ક્ષેમ છે બરોબર છે હા હે મહાત્માને કેમનું લાગ્યું અચ્છા હવે આપણા સુરેશભાઈએ પૂછ્યું છે કે આ સૂત્ર અહીં સ્ટેજની ઉપર લખેલું છે ક્યાં આ ઉપર ભૂટ્યો આની ઉપર ઓ વેપારમાં ધર્મ હોવો ઘટે પણ ધર્મમાં વેપાર ના હોવો ઘટે આ કોઈ પણ આપણી સાથે આધાર વાત કરતા હોય એમાં સાધારણ ટૂંકામાં વાત કરવાની હોય ધર્મ અંગે બધી વાતો થયા જ કરે ને બધી તો એમાં એ આપણે કહીએ કે દાદા ભગવાને આ કળિયુગને વિશે આવા સુખીના સાધનોના જમાનામાં જે બહુ સુખો આપે છે બધાને બહારથી એમાં અંતરથી આટલા બધા દુઃખી છે એને આ જેમ જેમ સમજાતું જાય તો પોતે સુખી થતું જાય અંદરથી પોતાને શાંતિ વર્ત્યા કરે એવું સૂત્ર કે એવું શું એનું એક જ વાક્ય છે બહુ સુંદર છે આ કહીએ સૂત્ર તો કોઈ પણ હોય હું આ તો પૂરું થઈ ગયું કે છે અમે કશું ના આવ્યું આટલું પૂરું થઈ ગયું પણ આ સૂત્રને આટલો બધો માનવ સમાજ દરેકની માન્યતા પ્રમાણે પોતાનું ધર્મ આરાધન હોય એ બધામાં આ એક કોમન સૂત્ર સ્વરૂપે એવી સરસ રીતે જાય બધાને તો બધાને એક સૂત્ર કરે ધીમે ધીમે કરતું જાય બધાને કોઈ ગામમાં પ્રયોગ થયો હોય તો ગામમાં પણ થઈ શકે છે સ્કૂલમાં આપ્યું હોય તો ધીમે ધીમે એ લોકોને તો સ્કૂલમાં થઈ શકે બધી જ રીતે થાય અને આજના વેપારમાં એટલે કે જે લક્ષ્મી પાસેની દોટ છે એમાં તો ઘણું સારું કામ કરે ઘણું સારું અમેરિકામાં ધનિક મોટો ધનિક એને પહેલું જ કહ્યું કે આપણે આપણી સંપત્તિ નેટ છે નેટ ચોખ્ખી જે સ્થાવર સંગમ હોય તો જેને ભાવ હોય તેને પણ આપણું ફરજ છે આપણી સમાજને માટે બધા માટે કે પચાસ ટકા સમાજને એ લોકો માટે ખર્ચે પચાસ ટકા એની વ્યવસ્થા કરો તમે કે છે અને એને કે હું પહેલી શરૂઆત કરું છું મારી આખા વિશ્વનો બહુ ધનિક બફેટ વોરન બફેટ અને એને ફોલો કરનાર પેલા ગેટ્સ સાહેબ બિલ ગેટ્સ સાહેબ પાછા આવ્યા પણ બફેટ જેવી હિંમત ના થઈ ગઈ પણ ખરું થયું કરવું બધું એમ કરી બધા ઘણા આવે છે એ જોઈને અમે થોડા વખત પહેલા વાંચ્યું ત્યારે આપણા સાઉથ ઇન્ડિયાના એક મોટા શ્રીમંત વ્યક્તિ છે એને બસો કરોડ રૂપિયા એના માટે ફાળવ્યા હવે એ કરશે એની રીતે પણ મેં થોડા દિવસ પહેલા તો કે અસરો પડે છે ખરી આ બધી એટલે આ વેપારમાં ધર્મ હોવો ઘટે ને પણ ધર્મમાં વેપાર ના હોવો ઘટે તો બંને પક્ષે કોઈને જરા પણ દુઃખ ના થાય એવી રીતે આ વાત રજૂ થઈ શકે છે અને બધાને પહોંચી શકે છે આમાં આખું અક્રમ વિજ્ઞાન આવી ગયું આખું સુરેશભાઈ બહુ સુંદર રીતે જેટલી જેટલી માણસ એની ભાત જાત આટલું બધું એટલે જેટલી માણસની જાત ભાત બધી છે બધા પ્રકારો છે જીવનમાં બધા જ પ્રકારો નાના એક ભીખ માગતાથી ચોરી કરનારથી મારી બધા ઉપરના એ બધા માટે આખી પાર્લામેન્ટ માટે પ્રાઇમ મિનિસ્ટર માટે પ્રેસિડેન્ટ માટે બધા જ માટે ખરું કે નહીં સાહેબ અને ન્યાયાધીશો બધા ન્યાયાધીશો માટે ખરું કે નહીં અને એ પ્રમાણે રજૂઆત થવી જોઈએ ઉત્તમ શાહ શું કહો છો હા પણ ડોક્ટર સાહેબ તો ના કે બોલો ને જરા બિલકુલ દાદાજી નથી ચાલતું એ જ પ્રમાણે દાદાજી તો એમાં નાનો અવકાશ જ નથી આમ જ એમ તમારે ખોલવું પડશે બધું ચોક્કસ દાદાજી તૈયારી શૈલેષ કૃપા આપની પડરો ખુલતા જ જાઓ કૃપા તો આપણે એકબીજાના એકબીજાની બસ બસ આપણે બધા એને કોઈ સ્પેશિયલ નથી ના એ તો બરોબર છે ના એટલે એમ ચોક્કસ એટલે અદભુત છે આ સૂત્ર સુરેશભાઈ હે દાદાજી એમાં આગળ લખ્યું છે હા લખું જોઉં છું જોઉં છું આ સૂત્રમાં ખાસ કરીને ધર્મ એટલે શું તે કોમન પીપલને કામ લાગે તે માટે થોડા વિસ્તાર કરો કારણ કે આ સૂત્ર સાથે તેની સમજ આપીને સ્ટીકર બનાવી દરેક ઘર વેપારીને ત્યાં મોકલવા જેવું છે પણ બધાને એમના લેવલ પર સમજાય જરૂરી તે તે લેવલે જ આપવું પડે હમ એક આપણે રસ્તામાં જતા હોઈએ બિચારા બહુ દુઃખી મળ્યા આપણે વાત કરીએ એને ઉભી આ છે કેમ છે બધું સારું છે બરકત છે ને બધું આપણે આ ધંધામાં કે સાહેબ આવું શું કરો છો મસ્કરી શું કામ કરો છો અમને આ ભીખ માગવાની ખોટો શું છે ધંધો જેને જે ભાગ આવ્યો ધંધો ભરી એમાં શું હું ચોરને ભાગ ચોરી કરવાનો આવ્યો હવે કરે તો બધા ભૂખ્યા મરે ઘરના બધા એ તો બધું જ છે એટલે એ તો એક સમગ્ર ભાવે પણ થોડું અપાય તો કામ કરે કે માણસ છે ને માણસ છે અને માનવ છે એટલે માનવતાના ગુણો સાથે ઇન્સાનિયતથી પોતાનું જે પણ જીવનમાં જીવન જેવું જે પ્રકારનું હોય એ બધામાં એ ધર્મ પ્રમાણે કરે ધર્મ એટલે નિયમ નીતિ બસ ચોરી કરવી છે એટલે મારે આટલા મહિને જોઈએ કે રોજનું કંઈક આવવું છે આટલું એટલું કરું બસ પછી તેના પર વધારે ચાન્સ મળ્યો તો નહીં કરવાની મળે જ ને પણ એવું અને આ કારમાં બહુ મુશ્કેલ છે ને પણ સમજાવવામાં તો થઈ શકે છે ધીમે ધીમે થાય એકદમ તો કઈથી થાય હમ એટલે અહીંથી માંડીને આપણા પ્રેસિડેન્ટ સાહેબ શું કહ્યું ચીફ જસ્ટિસ સાહેબ પ્રાઇમ મિનિસ્ટર અને બધી પાર્ટીઓના મુખ્ય ના જાય ઉત્તમ શાહ બોલતા કેમ નથી દાદા જય પણ આપ જે હમણાં ઉલ્લેખ કર્યું કે એની રજૂઆત બરાબર થવી જોઈએ એ જ કહેવા માંગુ છું બીજી વસ્તુ આપ જે કીધું કે અક્રમ વિજ્ઞાન આખવામાં આવી જાય છે તો એને સવિસ્તાર કરો તમને બધાને અક્રમ વિજ્ઞાન એટલે એને અક્રમ શબ્દ બહુ વધારે પડતો નહીં વાપરવાનો અને અક્રમ એટલે આપણું અંદરનું જીવન એ તો દરેકને લાગુ પડે છે આજે હું પ્રાઇમ મિનિસ્ટર છું પણ મારે અંગત મારું જીવન તો છે જ ને એને ટાઈમ નથી મળતો પોતાના અંગત જીવન માટે જરૂર કોઈને ના મળે સમજાય છે આ ચીફ જસ્ટિસો બધા જજો છે બધા કોર્ટના એમને આજે કાયદામાં પણ નક્કી બધું કરેલું છે કે ભાઈ એમને આ બે રજાઓ તો હોય જ ઉનાળાની રજા તો આટલી હા ત્યારે એવું એ બધા ના મને ટાઈમ આ વાત છે એટલે અંદરથી થોડુંક વિચાર કરતા થાય છે ગમે તો અભણ હોય તો વિચાર કરતો થઈ જાય તરત તમને એમ નથી લાગતું બરાબર છે સમજાવવું જોઈએ કે આપણે પોતાના હિત માટે આપણે કોઈના માટે નથી કારણ કે ન્યાયાધીશ છે ન્યાયની અપેક્ષા છે પણ એનો જીવન તો પોતાનો છે જ ને પાછો બધાને દરેકને કોઈ કોણ માણસ મનુષ્ય કોણ નથી જેને પોતાનું જીવન નથી બેઝિક વાત આવી એટલા માટે તો મોક્ષ માર્ગમાં પણ મનુષ્યત્વ ચાર પ્રકાર કયા અમારે પહેલું મૂકી દીધું મનુષ્યત્વ ચાર પ્રમાણો જોઈએ લાયકાતમાં પહેલાં પહેલું આને મૂક્યું મનુષ્યત્વ એટલે આ કળિયુગ હોય તો પણ માણસ તરીકે માનવ ગુણો એ જ હોવા જોઈએ બીજા હોવા જોઈએ પણ જીવન જીવાય કઈ રીતે આ જોવાનું ને એમાંથી આ બધા શાસ્ત્રો બધા એ આવ્યા પણ શાસ્ત્રોને મૂકીએ તો લોકો એ થઈ જાય પાછા સમજાયું એવી રીતે છે આ ચાર ધ્યાન પણ એ અમુક રીતે મુકાય કે ભાઈ આ તો આવું તો થાય જ ને બધા એમાંથી આ આપણી નવ કલમો છે આમાંથી એ એ એનો બધો વિકાસ જુદી રીતે થઈ શકે છે ખ્યાલ આવ્યો બહુ બહુ એનો તો બહુ વિસ્તાર થઈ શકે છે જબરજસ્ત વિસ્તાર આનો તો અંત ના આવે એટલું બધું જીવન ઓછું પડે આપણા બધાના પણ સૂત્ર એટલું બધું સરસ છે કે માનવ જાતને આજે કળિયુગમાં બહુ સારું કામ લાગે સુરેશભાઈ એટલે ધર્મ અને ધર્મની ભાષા આજે ચાલે છે એમાં જે બધું જાત જાતની ભિન્ન ભિન્ન માન્યતાઓ છે અને દરેકને એકબીજા સામે આ રીતે એવી રીતે ધર્મ મારો સારો તારો સારો આ બધું એ ધર્મ શબ્દ આજે વગોળી ગયો છે એના મૂળ સ્વરૂપમાં ધર્મ જે છે એ કોઈને પકડાતો નથી આ જીવન જીવન દરેકને પોતાનું જીવવાનું છે એને પોતાનું એનો ધર્મ જીવવાનો સીધી વાત થઈ ગઈ એને ધર્મ કહ્યો ને વિતરાગ પુરુષોએ અમને કહ્યું અને દાદા ભગવાને તો બહુ સુંદર વ્યાખ્યા આપી છે શું ધર્મ એને કહેવાય કે જે એના સ્વભાવમાં પરિણામ પામે આ સ્વભાવમાં પરિણામ એટલે શું કે મનુષ્ય માનવ સ્વભાવ છે તે રીતે પરિણામ પામે એમાં પશુ પશુ ધર્મથી ના પરિણામ પામે ખરું કે નહીં હમ આ બધા કહેવાનું માનવ તરીકે માનવમાં બધું જ પરિણામ પામી શકે એમ છે બધું જ માનવ તરીકે જીવે ભેગો ભેગો પાછો પશુ તરીકે જીવાય હમ અને ભેગો ભેગો બધાને દુઃખ દેવામાં જ સુખ સમજે બધી જ રીતે એ પણ જીવાય પણ એમ કરતા કરતા ગુણમાં કંઈક થોડુંક તો પાપ થઈ જ જાય પણ પુણ્ય થાય જ તો થયા વગર રહે નહીં એ તો જેની તાકાત ને શક્તિની વાત છે આ તો પણ આજે તો દાદા કે છે ને ચોરિયા કેવું બોલ્યા છે ને કંઈક શબ્દ <laughs> હે આજે તાકાત કોઈની નથી રહી આખા વિશ્વમાં ભારતની ક્યાં વાત કરીએ એવી રીતે અને દાદાએ કહ્યું કે લોકો માટે જીવે છે એવું પણ જીવાય છે માણસના શરીરમાં અને લોકો માટે જીવવાનું એટલે શું તો કે અંદરથી જીવવાનું અને બહાર શરીર તો શરીર જીવવાનું જ છે પણ આ રીતે સમજાવવું પડે ઉત્તમ શાહ શું કહો છો આપ બહુ વિગતથી હવે એક છેલ્લું લઈ લઈએ આપણે સરીશભાઈ થોડો સમય આપવાના એક્સટેન્શન ધીરુભાઈ ગાટાણી સાહેબ પૂછે છે નીચેના શબ્દોનો પરમાર્થ સમજવો છે વ્યવહાર વિજ્ઞાન વિતરાગ વિજ્ઞાન અને વિતરાગ સ્વરૂપ વિતરાગ વિજ્ઞાન સ્વરૂપ આ ત્રણનો એમને પરમાર્થ સમજવો છે વ્યવહાર વિતરાગ અને વિજ્ઞાન વ્યવહાર વિજ્ઞાન એ આ સૂત્ર મારી ગયું આખું ધીરુભાઈ સાહેબ એને આપણે કહ્યું તેમ ઘણી બધી રીતે એ સૂત્ર પ્રકાશમાં લાવી શકાય એવું છે કારણ કે માનવ જીવન મનુષ્ય જીવન એટલી બધી વિવિધતા આજે છે અને હેવી લોડ અને હાઈ સ્પીડ જેવું છે પાછું શક્તિ કરતા એટલો લોડ હોય છે અને સ્પીડ તો જાણે કે દસ ટનની ટ્રક હોય વીસ ટન માલ ભર્યો હોય અને એને પહોંચવાનું જ હોય ટાઈમમાં એટલે શું કરે વિચારો કરે શું સમજ્યા કે નહીં અત્યારે ઠાસી ઠાસીને બધું ભરેલું છે બધું આખું એટલે એમાં એ વ્યવહાર વિજ્ઞાન આખું આવે અને ધર્મમાં ધર્મ એ વ્યવહાર વિજ્ઞાનથી જ પ્રાપ્ત થાય શું કહ્યું હા પછી બીજું આગળ વિતરાક વિજ્ઞાન થવું આજે વાત એ ના થાય પણ સમજી સમજાઈ શકાય ખરું એ કોને થિંકરો વિચારકો હોય અને જે સમજી શકે સરખી રીતે અને લોકોની ભાષામાં લોકોને પછી આપી શકે એવા માટે અમે બધું વિતરાગ વિજ્ઞાન એટલે ઇનર સાયન્સ વિતરાગનો મતલબ દાદાએ આ કર્યો છે હમ કે વિતરાગ વિજ્ઞાન તો બહુ વિશાળ છે બધું અને વિજ્ઞાન સ્વરૂપ વિજ્ઞાન સ્વરૂપ એટલે જ્ઞાન વિજ્ઞાન ઘન સ્વરૂપે વિજ્ઞાન સ્વરૂપે અંદર ખીલ્યું હોય ત્યારે વિજ્ઞાન સ્વરૂપ થાય છે દરેક જે વ્યક્તિમાં તે વિજ્ઞાન સ્વરૂપ વિજ્ઞાન એટલે સર્વ તત્વોને બધી જ રીતે એને સ્વભાવે કરીને વિશેષ ભાવે જાણ્યા હોય શું કહ્યું એ વ્યવહારથી નહીં સ્વભાવે કરીને તત્વ સ્વભાવથી એ વિશેષતા ત્યારે વિજ્ઞાન ખીલે છે આ છ તત્વોની હમણાં પદ ગાયું એ ત્રય તત્વોને સ્વભાવથી એટલા સમજાતા જાય બહુ સુંદર રીતે સમજાય અહીંથી સિદ્ધ લોક અને છેક ઉત્કૃષ્ટ દેવગતિ અને નીચામાં નીચી નરક ગતિ બધું સમજાય આવી ધીમે ધીમે ધીમે ધીમે થતું જાય બધું શું આ દેહમાં સમજાય એ આખું વિજ્ઞાન ખુલ્લું થઈ જાય આપણે પામ્યા જ છીએ ને આજે સિદ્ધ ગતિના બીજ અને એ તો વિકાસ કેટલો થયો છે કેટલો સમય સુંદર થયો છે એ અંદર અંદર વિકાસ થયા જ કરે છે એટલે આ કળિયુગમાં આજે ધર્મ એ કારણ સ્વરૂપનો રહેલો છે આમ શાસ્ત્રની ભાષામાં ભાવ કહે છે ભાવ કારણ સ્વરૂપ રહેલો છે અને ભાવ પણ આજે વિશ્વમાં સમજે છે હા આજે પશ્ચિમમાં જઈએ તો બધું કંઈ વાત કરીને સમજી શકે છે એ લોકો ઉત્તમભાઈ ભાવ શબ્દ અને જે વિચારકોને એ બધા એક્સેપ્ટ કરે છે આજે સમજાય કે નહીં બરોબર છે સાહેબ એ પૂછવું છે સુરેશભાઈ કોને બોલો મોટેથી બોલો હા વિજ્ઞાન આપણું અક્રમ વિજ્ઞાન કેવી રીતે વિજ્ઞાન સ્વરૂપમાં સાકાર પામી જાય હા એ તો પામે જ ને એનું કારણ છે અક્રમ વિજ્ઞાન અક્રમ પ્રાપ્તિ થઈ છે આપણને પણ એ અક્રમ રીતે આપણે રહી ના શકાય એ પેલું આખું પાંચ આજ્ઞાનો છે ને ક્રમ બધો બરોબર એ વાત છે પણ એ પાંચ આજ્ઞામાં જેટલો વિકાસ થતો જતો જાય એટલું જ આપણે શુદ્ધાત્માના પ્રકાશ સ્વરૂપે આપણે મન વચન કાયા એ આખા આપણે સમજાતા જતા જાય આ મન વચન કાંઈ બહાર નથી નહીં કરવાનું પણ વ્યવસ્થિત ફરવા ફરવું તો પડે ને બધે આ બાજુ શું એમ કોઈ છોડે નહીં પણ જે સમય હોય એવો મળ્યો હોય કે ભાઈ હવે એકલા પડ્યા તો એ આખો ઉપયોગ ગોઠવીને બેસવું તો પડે જ ને બધા પુરુષો એ સમય છે આખો થઈ શકે છે બરોબર દાદાએ તો બ્રહ્મ મુહૂર્ત કહ્યું છે પણ બધાને ફાવે ના ફાવે બધું અત્યારે આપણે દાદા કહેશે ને આપણે લેર લેર કરી કરીને આવ્યા છીએ ટેસ્ટ કરી કરીને દાદા કે જો ને અમને આ બટાટા વડા ને શું બટાટા દહીં વડા ને આ બધું જોઈએ છે ને હમ એટલે એમાં અમારો એક ટકો ખર્ચી જાય છે એક ટકો એમાં ખર્ચી જાય છે અને એવું કંઈ કહ્યું છે ને કશું એમ ત્રણ ટકાના અમે અધિકારી કારણ કે આ કળિયુગ છે એટલે હમ નહીં તો ના ચાલે અદભુત દાદા એ તો એમને માનવ જીવનને સામાન્ય માણસને પણ સમજાય એવી રીતે મૂકાયું છે શું અમારા જૈમેશભાઈ બહુ બધું કાઢ્યું છે મારું જ અહીં <laughs> અને આ સ્વપર પ્રકાશક ને બધું શું કુલદીપકભાઈને એમને બેનો સુંદર પ્રસાદ છે તો હવે શું હરીશભાઈ કરીશું તમે કો તેમ કરીએ એક પદ બોલે કવિરાજ પછી ચાલી જાય તમે ધમધમો એક સરસ મજાનું अब तक जाहिरात कर लो आप चलिए लिख જય સચ્ચિદાનંદ હવે પછીનો કાર્યક્રમ આ મુજબ રહેશે આઠથી દસ આ જગ્યાએ કવિરાજ આપતા પુત્રોના પદો સ્વરૂપ કીર્તન ભક્તિ અને ગરબા રહેશે આવતીકાલે સવારના સાડા છ થી સાડા સાત નિત્યક્રમ પ્રાતવિધ્ય અહીંયા રહેશે અને સાડા નવ થી સાડા બાર મહાપ્રકાશ પર્વની ઉજવણી રહેશે બીજું આપણે અક્રમ વિજ્ઞાન હિન્દી હવે માર્ચ મહિનાથી શરૂ થાય છે જેમ હિન્દી હિન્દી हिंदी में तो जरा जमेशानंद जी को अच्छा जमेगा मेरे से ज्यादा आप बोलो તો હિ- હિન્દી શરૂ થાય છે જે કોઈ મહાત્મા કે પોતાના આજુબાજુ રહેતા હોય હિન્દી ભાષીઓ એમને પોતાની ઈચ્છા હોય તો એ મુજબ અક્રમ વિજ્ઞાન લવાજમ ક્યાંથી ઓફિસેથી આવ્યા છે સ્વીકારવામાં આવશે તો દર માર્ચ મહિનામાં આપે એમને આપે આજે હિન્દી અક્રમ વિજ્ઞાન જે છે જે મહાત્માઓ હિન્દી ભાષી છે અત્યારે ઓલરેડી ગુજરાતીમાં અક્રમ વિજ્ઞાન આવે છે એમને ટ્રાન્સફર થવું હોય હિન્દી અક્રમ વિજ્ઞાનમાં તો પણ થઈ શકે છે પણ ખાસ ધ્યાન રાખજો હિન્દીમાં હિન્દીમાં આવતું અક્રમ વિજ્ઞાન એના દરેક સત્સંગ આર્ટિકલ્સ ગુજરાતી અક્રમ વિજ્ઞાન કરતા જુદા હશે એટલે બંને અક્રમ વિજ્ઞાનમાં સત્સંગની ધારા જુદી છે એમાં સબ્જેક્ટ જુદા છે આ બંનેમાં આપણે મેમ્બર થવું હોય તો થઈ શકાય છે હિન્દી ભાષી મહાત્મા હોય અને પાછા હિન્દીમાં જવું હોય તો થઈ શકે છે અને બંને અક્રમ વિજ્ઞાનના મેમ્બર રહેવું હોય તો પણ રહી શકો છો હિન્દી અક્રમ વિજ્ઞાનની ખૂબ સારી આપણને રિસ્પોન્સ મળ્યો છે બહુ બધી જગ્યાએથી આપણને એનો સારામાં સારો રિસ્પોન્સ મળ્યો છે અને એ એપ્રિલ મહિનાથી બહુ સારી રીતે શરૂઆત થાય છે આવતીકાલે સકળ સંગપતિ સુધીરભાઈ આવે છે એ ફરીથી આજ જાહેરાત કરવાના છે જય સચ્ચિદાનંદ उसी चीज को हिंदी में अनुवादित कर देते हैं संक्षिप्त में तो निमेशानंद जी ने बताया कि हिंदी अक्रम विज्ञान जो प्रकाशित होने जा रहा है उसका लवाजम यहाँ लिया जाएगा उन्होंने ये बताया कि गुजराती में जो अक्रम विज्ञान के सदस्य हैं और यदि चाहते हैं तो हिंदी में वो जा सकते हैं मगर दोनों में सत्संग की धारा अलग रहेगी और दादाजी ने खास बताया था कि दादाजी की ओरिजिनल लैंग्वेज के जो ओरिजिनल वर्ड्स हैं कितना भी अनुवाद करो उसमें से थोड़ा इधर उधर हो सकता है इसलिए हमारे जयमेशानंद जी ने हमको सूचित किया कि सबको ये अनुग्रहित है कि भले हिंदी तो आप लवाजम भरो मगर गुजराती जरूर से चालू रखो दोनों चालू रखो <laughs> जय उत्तम भाई आप कुछ कहना चाहें तो दोनों चालू रखना हिंदी जरूर लेना मगर गुजराती भी चालू